કેડી વ્યવસ્થા કરાઈ પ્રભુ બારા પીડી ખાવે કિતી બારા बारह पीढ़ी खावे जिते नहीं खूटे इतो अन्न और इतो धन नरसिंह जी रे भंडार में भगवान रखवा दियो और नरसिंह जी रे मोटी हवेली चिना दी ने हवेली रे माई ने मोटो चौक कर दियो ताकि कोई साधु संत आया गया रास्ता में डेरो होरो करे और नरसिंह जी री हवेली भी बनाई द्वारकापुरी रे रस्ता બડો આનંદ હોઈ ગયો નરસિંહજી તો પણ બારા પીડી ખાવે જીતે નહીં ખૂટે તો અનો રીતો ધન નરસિંહજી બારા મહિનામાં પૂરો કરી દી આપણને ઘણો ધન મિલ જાવે તો આપે વ્યાજ માતે ચડા દા કિનું ભત્તો વેડો કામ મે લગાવ નરસિંહજી કે ભાઈ ધનને એડ કામ મે લગાવ કે જેટે ઓ ધન થોડો બઢ જાવે પણ અગર કોઈ આદમી કે ભાઈ થે મને દેવો થાણો ધન થાણો ધન એક આદમી આપરો ધન લેવે કે आपरे धन ने महीने महीने बढ़ावतो रहूंला और आप भी काम में लेवता रही जो खत्म होतो रहेला और एक के थाणो धन मने दो काम में खूब लीजो खत्म एक पाई नहीं वेला बोलो किने देवला बताओ पहलोड़ा ने एक दूजोड़ा ने हैं समझ को नहीं आयो दिखे पाचोणो एक आदमी आपरो धन लेवे और महीने महीने उन धन ने बढ़ावे पण वो जो जो काम में ले जो जो खत्म भी होवे और दूसरो है वो के धन थाणो में ले खर्चो कितो ही खत्म नहीं वेला हम बोलो किन देव पहलोड़ा ने एक दूजोड़ा ने अरे वाह हमें ठा पड़ी वाक्य में बम्बई में रे એડો એ તો હોચની વે તો કટે ટીકી જે ભાઈ અટક ઓ તો રાખનો સહી તુરંત ફાયદો પહોંચાણની મહારાજ આપણી દ્રષ્ટિએ પણ નાથ ઓ ફાયદો ખાલી રૂપિયા મેં જ ક્યું સમજ મેં આવે ભગવાન રી ભક્તિ મેં તુરંત ફાયદો ક્યું નહીં સમજ આવે અટે ફટ મજા કે હા ભાઈ જી કો ધન ખર્ચા તોય નહીં ખૂટે એડો કામ પડ્યા પણ ભગવાન રો નામ ભી તો અડે મહારાજ ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે દિન દિન બળત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો પણ કટે ગાયો હાલ નામ પ્રભુ वो धन बढ़िया तो नरसिंह जी महाराज तो कहो भाई मने वो धन नहीं बढ़ावनो मारे तो धन कदी खूटे नहीं एड़ो करनो तो एड़ो कई करनो साधु संत आवता जावता भंडारो करा देता अब तो कई लोग द्वारकापुरी उन रस्तों ही निकलता और किन कोड में के उन रास्ता में नरसिंह जी रो घर आवेला न भंडारो जी माला खूब भीड़ भाड़ रेपटी इन वास्ते बारह महीना में पूरो काम कुछ भी धन नहीं नरसिंह जी रे परिवार में गृहस्थी में एक छोरो हो न एक छोरी ही छोरो तो छोटी उम्र में ही भगवान रे घरे गयो पड़ो नरसिंह जी जी की बेटी ही नानी बाई नरसिंह जी कने धन हो उन टाइम तक નાની બાઈરો બ્યાવ કરી દિયો પણ બ્યાવ કર્યારે પછી તો નરસિંહજી પાછો હામી નહીં જોયો કે નાની બાઈ હોરી દોરી ભજનો ફુરસત નહીં ભક્તિ ફુરસત નહીં મારા હગા ગનાઈ તાન કટે સંભાળે પ્રભુ પણ उन नानी बाई रे छोरी हुई और वह छोरी भी इतनी बड़ी होगी उन रे ब्याह रो काम आयो और उन रे ब्याह रो काम आयो जने हमें नानी बाई रे हास रे वाला नहीं ओळू आई ब्याई जी ने यूं कोण ब्याई जी याद આવે આણે ટાણે મહારાજ ગનૈત યાદ આવે તો નાની ભાઈ રે સાસરા વાળાને भी जो है याद आई नरसिंह जी री હવે કીકર નરસિંહ जी ने याद करे भाई आओ प्रवेश करो આ નરસિંહજી રીડી કરીને નાની બાઈ નામજી जासु सुता के लगन को श्री रंग कियो उछाव को उन जूनागढ़ નરસિંહજીની દીકરી નાનીબાઈ જેનો બ્યાવ કટે કર્યો બ્યાહી શ્રીરંગ કે ઘર શ્રીરંગજી રે જો અંજાર નગર રા બડા માની જોડા શ્રીમંત હા વે શ્રીરંગજી રે ઘરે બ્યાવ કર્યો મહારાજ પ્રભુ બડા ઘર બેટી દીજે મિલનો છોડો દેખ નહીં હાબલા પડે ભાઈ નાની બાઈ રો સાસરારો પરિવાર બડો સંપન્ન ધન સંપન્ન ધન સંપન્ન પણ મન સંપન્ન નહીં મન મેં ભૂખ હાજે તઈ ભળિયોડી ભેર ધન આજાવે ભેર ધન આજાવે નાથ કરુણા નિધાન એક આદમી હોય ની કે આપરો ધન કોઈ એડી જગ્યાએ લગાવે કે જટું ટેમ ટેમ માતે પાછો કીન કી કીન કી પાછો પ્રતિફળ આવતો રહે કે લોગ આપણે બેટારો બ્યાહ બીણ ભાવું જ કરે કે હોળી દિવાળી કીન કી કીન કી આવતો રહે હોળી માતે દિવાળી માતે નિર્જળા અગિયારસ માતે આંબા સરબત તીજ માતે સાતુ અટીને આયો અટીને ઉને આશ્રમ આયો અટીને ઉને ઉને પીરમ આયો ઉટીને ઉને બેટી રે હાસરે ના પ્રભુ એડી બડી अंग्रेजी में क्या लूज मानसिकता एकदम हल्की मानसिकता भाई प्राप्त होतो रहे नाथ किन्हीं भी साथे संबंध बनाओ के तो द्रव्य समय समय माते मिलतो रहे एडो सोचन किन्हीं साथे संबंध मत बनाओ संबंध किन्हीं भी साथे बनाओ तो एडो सोच रखो कि मैं कदी अच्छो काम करा तो यानो उन काम में सहयोग मिले और ए कदी अच्छो काम करे तो मैं आगे जान यानो सहयोग करा इन सोच रे साथे संबंध बनाओ ભલે બેટી પનાવો ને ચાહે બેટો પનાવો પણ સ્વાર્થ તો નાથ सब परिवार रा लोग इकट्ठा हुआ नरसिंह जी री डीकरी नानी बाई नाम जासु सुता के लगन को श्रीरंग किए उछा मन में उत्सव मन में उत्साह ब्याह करा ब्याह करा बेटी रो पण अब करे की कर भाई बंद बेड़ा हुआ जाजम दीवी बिछाए जाजम बिछा दी भाई जाजम माते बैठो जो मन में वैसो नीचे लगे कथा में भी आसन किन वास्ते लगावे कथा में आसन लगावनो मतलब कही है कथा में आसन लगाओ मतलब है कि जो मन आप चंचल है उन्हें आसन रे नीचे गाल दो अब कुर्सी रे नीचे गाले तो दौड़ जाती उठी आसन बिछान बैठे नो मतलब ही वही है कि आसन रो अभिप्राय के आप इन आसन रे नीचे आप रे मन ने दाब दो जो कटई नहीं दौड़ सके सेठ जी पांच रुपया गल्ला में डालता ने पांच सौ रुपया कट रखता गिद्दी रे नीचे गिद्दी रे नीचे जो माल पड़ियो वो कोई नहीं ले जा सके બસ જો મન આસંદ્ર નીચે દબગ્યો તો પછી મન કટી ની જશે પછી નેચે હું કતાવણું થાય ઊટો જણે મન ઊટી બાકી દબ્યો બા આપણો બેઠો રહે પણ ખુરશી માથે બેઠી જણે ખટડ ગઢડ ગઢડ દોડતો રહે નારાયણ નારાયણ નારાયણ નારાયણ ભાઈ બંધ ભેળા હોયા જાજમ દેવી બિચાઈ જાજમ બિચાઈ જાજમ માથે બેઠો સબ લોગ બેઠ્યા કાગત લીખ્યો બોલે હેંગ પેલી ગજાનંદજી ને લીખો ગણેશજી ને કાગત લીખ દિયો लिख दियो गणेश जी ने कागज लिखे अरे पचे के भाई अबे किने लिखा बोले अबे लिखो मोटा गनाईता ने मोटा गनाई डील में मोटा के यूं मोटा કે ડીલ में मोटा नहीं जो संबंध में मोटा है बोले संबंध में मोटा तो माने नरसिंह जी है बोले तो वाने लिखो नरसिंह जी ने कागज लिखो जो ही नरसिंह जी रो नाम आयो कि एकदम होपो पड़ गयो वो उनो मुंडो देखे ने वो उनो मुंडो गरीब रो नाम आवते ही हैंग चुप हो जाए ને કોઈ મંત્રીરો કે કોઈ અફસરરો કે કોઈ એડા મોટા મીનકરો કોઈ ધનપતિરો નામ હેંગ ઉચકેવો કે મારે હેંદ આવો કે મારે ભેડા પડીઓડા ઓ કે મેં તો અમાર ફોન કરું આવે <laughs> સબ ઉચકે ઓર ગરીબ રો નામ આવતે ભલી હગો ભાઈ વેલા હેંગ યુ કઈ તો થાણ તો ભાઈ લાગે નહીં કે નહીં માણ બોલ ચાલી કોને કિતે મહિના વે ગયા <laughs> મહારાજ और उनसो दुरावरो कारण कही कि वो गरीब है अरे महाराज गरीब होना बुरो नहीं है હામી ગરીબને પૂજા કરણી મહારાજ કે તું ભલો હે ભાઈ રે કે ઈમાનદારી રોટી ખાવે બેઈમાની કરકરન ધનપતિ બન્યા મેં કઈ ફાયદો હે મહારાજ થારે તારે દાલ રોટી ખાવણો હેંગું છો હામી ઉને ધન્યવાદ દો હામી ઉને પ્રણામ કરો પણ આપણે નહીં ઓ તો ગરીબ હે ગરીબ રો સંગ કરણો મહારાજ કઈટા ઉણીસ જેડી સાદગી આપા મેં બી આ જાવ તો નાથ નરસિંહજી રો નામ આવતી એકદમ હોપો પડ ગયો કોઈ બોલે નહીં કોઈ મુળકે નહીં હેંગ એક દુજારો મુંડો દેખે ઓકે તું જાણે નહીં કે મેં કટ જાણું ઓકે તું થાર તો હેંદા નહીં કે માર કટ હેંદા ઓકે થારી બેટી भी तूने गांव कट बेटी मार ठाक कोई बोले ही नहीं कोई चाले ही नहीं प्रभु आखिर एक बूढ़ो डोकरो बैठो वो के भाई की करो गन्नाई तो गन्नाई ते गरीब है न अमीर है कागज तो लिखनी पड़ी नहीं लिखो तो भूंडो लागी अबे भाई बासा बोलिया जन के लिखो कागज कागज लिख दियो गांव रे बामण नाई ने कहो भाई कोई कागज लेन जाओ तो गांव रा बामण नहीं हैंग ओळखता नरसिंह जी ने हैंग नट गया ગયોડાને પાણી ની પાતી આવણ ઉટક જાન કોણ ખોડા પાવે કોઈ જાવું ને તૈયાર નહીં જેણે ગામરા એક બુઢા મરાજા નરસિંહજીરી પત્રિકા વિપ્ર કલ્યા હાથ જૂનાગઢ અતિ બેગ તે થે લેકર આઈજો જો સાથ ગાવરે માઈને એક કોકલિયાજી મહારાજા કોકલિયાજી મહારાજ કેડા એકદમ થાકોડા ડીલ હાવ થાકોડો એકદમ ઉતરેડો ડીલ શરીર એડો કે ભાઈ પતલા એડા કે એક્સરે એક્સરે કરાવવાની જરૂરતી નહીં મારા દેખો તો ડાક્ટર એવી દેખ અને બતા દે કટે બીમારી એડા થાકોડા કોકલ્યા કોકલ્યા બોલો જણે મુંડો કેડો વે બોલો દેખાણે કોકલ્યા મુંડો ભેળો મેં ભેળો મેં એડો શરીરો વણો દુબકેડો ચીપિયોડો પ્રભુ એડા જો કોકલિયાજી મહારાજ આ વાણ કોકલિયાજી મહારાજ ને બુલાન કાગદ દિયો નરસિંહજી જો કે લો મહારાજ ઓ કાગદ લે જાઓ ઓર ઓ કાગદ લે જા ઓર નરસિંહજી ને દીજો ઓર વાને હાથે લેન આઈ જાઓ મહારાજ પ્રભુ હવે કોકલિયાજી મહારાજ મન મે વિચાર કર્યો અરે ભાઈ નાની ભાઈ રે પિતાજી કને જાઉં હું કાગદ લેન भाई रे पिताजी कने जाऊं हूं कागज लेन कोकलिया जी ने ठाको ने नरसिंह जी री अबार कई स्थिति है वाने तो वो ब्यावरी टेमी ठाक उन टाइम मने पांच मोरा दी बधाई रही तो हमें ग्यारह तो हमें दे उन टाइम बेटी रो ब्याह हो हमें दो ही रुपया आवे तो ग्यारह दे वाने मन में तई लाडू कूदता कोकलिया जी महाराज मन रे उन कोड में ही उन मोद में ही बीर हुआ और मन में विचार करियो जान नानी बाई हूं मिलू तो सही आ हे कोको पत्री हाथ मिलो नानी बाईसो मिलवा गयो पत्री हाथ मिलियो नानी बाईसो मिलवा गयो जाय कोकले ऐसी कही जूनागढ़ हूँ जासु सही जाय कोकले ऐसी कही जूनागढ़ हूँ जासु सही अरे सुनकर मतों की ओ परिवार नरसी आया हुए कुआर तुलसी आया अरे मोजो शंख बजा तो आसी लोग करेला अपनी हासी मोजो शंख बजा तो आसी लोग करेगा अपनी हासी ऐसो करो सकल मन भावे नरसी जूना गडरे जावे ऐसो करो सकल मन भावे नरसी जूना गडरे जावे पत्री हाथ मिलो नानी भाई सो मिलवा गयो પટરી હાથુલીઓ નાની બાઈ સુની વાજો કોકલિયાજી મહારાજ મિલને ગયા નાની બાઈ રે કને નાની બાઈ રે ઘરે જાઉં નાની બાઈ રે સાસરા વાળો મિલ્લુ ભાઈ નરસિંહ જૂટે જાઉં કે સમાચાર વે તો દે દો હવે નાની બાઈ રે પરિવાર વાળાને ઠા પડી પરિવાર વાળાને ધ્યાન પડી कि भाई કે जी ने कागज लिखे है और नरसिंह जी ने मैं तो दियो है मायरा में आऊ नो तो परिवार वाला सब भेड़ा हुआ और भेड़ा हो विचार करे अरे मोडियो संक बजा तो आसी लोग करेला अपनी हासी ए नरसिंह जी तो संक बजाओ तावेला लोग हसेला लोग कहला रे ए किने आया है ब्याई ए किने गनाई आया है पूरे गांव में हसी हो जाला गांव रा लोग हसेला નાની બાઈરે સાસરા વાળા કે ભાઈ એડો કી કામ કરો કે નરસી આપણ અટે આવે નહીં કરા કઈ હવે નાની બાઈરી હાસુઈ હોજ કરે નાની બાઈરો દેવરી હોજ કરે નણંદી હોજ કરે સબ સોચ કરે કિણ બાત્રો કે નરસી આવે નહીં હવે હાસુ ઘર મે આવે બારે જાવે મે આવે બારે જાવે કઈ કરું આજાલા મોડ્યો આજા આયો રેલા જીમણ ઘણો જીમેલા યું કરેલા યું કરેલા નાની બૈરી દાદી આસુ વાપરે ઓરારે બારે બેટી માં દાદી આસુ બોલી એ બીંદણી તું રે રે નાવે જાવે એ બીંદણી તું થાક જઈએ ભાઈ એ ભાઈ તું થોડી જગ ખા લે એ ભાઈ તું થોડો નેચા હું બેઠ જાય એ ભાઈ થોડું પાણી પી લે એ ભાઈ ને સિકંજી પાવે આ થાક જાય ભાઈ આ બડી ચોકી આ સીખે જડી બાત હે દાદી આસુ હવે ભીંદણી કામ તો ઘર में की करती कोनी પણ તોય ડોકરી કે આ થાક જાય આ यूं कर જાય આપણે બુઢાપા में यूं જ કરનો થાણે વાસ્તે કહું ભીંદણી કામ ભલે કી નહીં કરે હે કામ કરણ વાળી આવે પણ બેઠી અરે ભીંદણી થાક જાય કોઈ ઘર में કોઈ મહેમાન આવે એક ही बात કહો માણી ભીંદણી તો થાક ગઈ ભલે કિતી હેંટી વેતી વે આપણ હોય જ કહો માણે ભીંદણી થાક ગઈ ડીલ ઉતર ગયો પહેલી બીજે કિતી થાક ગઈ પહેલી ભલે નીવી વેલા પણ કે કેવન માં ખાઈ જાવ હા પીંદણી રાજી હોય કે મારે હાસુજીને કીતો હો છે મારો તાણ રોટી હાવળ ચોપડી પ્રભુ તો ડોકરી કે અરે બિંદની તું થાક જાય ભાઈ તું બેઠ જાય એ ભાઈ ને સિકંજી પાવે પાવે કોઈ કોઈ નહીં પણ ત્યાં મેં કઈ એ ભાઈ ને કી કરો એ કી કરો હાસુ આઈ રિયા બળતી હાસુ બોલી કે મારે તો આગળ પરેશાન થેર હરે બીજ બીજ મેં લપકા કરો બોલો બોલો બેટર આવો કે નહીં કામ કરો ને કોઈ બાત હેંગ દિન માથે કહો ચૂપચાપ બેઠ રહો ઠાકોર મન તો ડોકરી બોલી બીંદણી તો યું ક્યું મારા માથે રિયા બળે ભાઈ એ થારે કઈ તકલીફ હે મને કહે તો સહી બોલે થે કઈ સમજો મેડી મોટી મારા નહીં સમજ્યા થે કઈ સમજો એ ભાઈ મારે થારે પીછે બતા ધોળા બાલે ભાઈ એને બતા તો સહી હાસુ બોલી તો પછી હુણો અરે ઉણ મોડિયા નરસિંહ ને કાગદ લીખ્યો હે ઓર વો મોડિયો નરસિંહ કાગદ પડતઈ ढोलक ने जींजा ने पेटी ने बाजा ले मोडिया ले नटे आजाला गांवरा लोग हेंग हसी करेला करा कई वो नहीं आवे डोकरी के वाए वाह बींदनी इतिक बात वास्ते तू ई थाकती है ए वाए वाह आ बैठ अटे आ मैं बताऊं कई करना देख एक कागज लाओ कागज रो कई लिखो वसीयत लिखाओ कई बोले नहीं नहीं केड़ी वसीयत हाल मारे सौ साल बेर है કઈ લીકાવણો ડોકરી બોલી કાગદ લાવો કાગદ રે માઈને ઇત્તો માયરો લીકો ઇત્તો માયરો લીકો ઇત્તો માયરો લીકો કે જીતો નરસિંહને મિલે નહીં નીચે કાગદ રે નીચે લીખ દો ઇત્તો માયરો વે તો તો આઈજો ઓર જો ઇત્તો માયરો નહીં વે તો આપણે ઘરે જીંજા બજાઈજો આય તો માયરો આજે ઓર નહીં આય તો આપા તો હોય ચાવા કે નહીં આવે અર અર અર અર આસુજી બોલ્યા માસા એ કીએ સંદરી ખાઈ થે અજે તે ઠાણો દિમાગ એડો તેજ અર તો વાતો આસુજી બોલી કોઈ જ કામ કરો બોલે લિકાય કોણ ડોકરી કે મેં ઉપાય બતે તો લિકાઉં લઈ મેં બોલાવન નારાયણ અને મારા નેડો અરે તબે ડોકરી મતો ઉપાયો લઘુપુત્ર નારાયણ બુલાયો કહે ડોકરી ભેદ બતાવે નરસિંહ અપને દ્વાર આવે અનમિલ સૂજ મંગાવો ભાઈ ઉનકો મિલે ન અપને આઈ ઇતો સામાન લિખાઓ ઇતો માયરો લિખાઓ કે ના તો વાને મિલે નાવે આવે મહારાજ લિખો અરે સાસ નણંદ ઓર દેરાણી જેઠાણી सब मिल बैठी आय મારી સવા પચીસ મણ રોવીજી સવા પચીસ મણ લીખો સુપારી સવા પચીસ મણ રોવી સવા પચીસ મણ લીખો કલા पाठशाला નણન દેરાણી જેઠાણી હેંગ બેળી વે નાઈ ગઈ યો કોઈ બેળી નહીં વે હો પણ એડે કામ में હેંગ બેળી વે ગયા યો ઘર મેં કોઈ બડેરા આયા વે કોઈ મરાજ આયા વે કોઈ પાઠ પૂજા વે વા કે મારો માથો દુખે કોઈ કે મારે કામ ઘણો કોઈ કે મારે ટાબરિયા ટ્યુશન ને આ એક નવી બીમારી ચલી પડ ટાબરિયા ને દેણ માઈતારે પ્રભુ કતા મેં આવો કોની કઈ કરું ટાબરિયા ટ્યુશન જાવે નાથ तो एड़े मौके माते सब भेड़ी वे नाएगी और मायरो लिखने नारायण जी बैठा कई कई मायरो लिखायो बोले सवा पच्चीस मण लिखो सुपरी हेंगू पहली हो परी वे मोटोड़ी गणेश जी मांडे जी का महाराज बोले हवा पच्चीस मण लिखो सुपारी नारायण जी कहो मास आए तो धरती थे तो बम फोड़ो हवा पच्चीस मण होपारिया क्या किने दो होपारिया में महाराज पूरा ब्याह निवेड़ दे एक तो इस्ताई कर दे एक थाली में હવા પચીસ પણ હોપારી કરો કઈ બોલે આવું દે તું ચિંતા મત કર કે નહીં તો પંસારીને દે દે દુકાનમાં તો બાંટ દે સવા પચીસ મણ લીખો સુપારી સવા પચીસ મણ રોરીજી રોરી વેને કુંકુ ટીકો કાઢેજી માસા હવા પચીસ મણ કુંકુ કે કિને ઇત્તા કુંકુરો કઈ કરોલા અરે એક થોડો સો કુકુ બાટકી ભર્યો કુકુ એ ઉમે પૂરો બ્યાવ નીવડે પાણી ગાલે ઘણો જેવો કુકુ ઉપડે જ નહીં ખાલી રેલા નીકળે માતા માતા કુકુ પૂરો બચ જાય હવા પછી એમાં કુકુરો કરો કઈ ડોકરી કે થૂમ ઘણો હોચ મત કર માલ આવું તો દે હમકી દિવાળી માં તે ચૂનાવું ઘરની પોત્યો ને કોકોઈ ઘર પોત દે માલ આવણો થઈ જાય સવા પચીસ મણ રોરીજી સવા પચીસ મણ લીખો કલાવો કલાવો હાથરે બાંધના કાકંડોરા સવા પચીસ મણ લીખો કલાવો ઓર મેવારી બોરી હાથરે બાંધના કાકંડોરા લીખ દો સવા પચીસ મણ ઓર મેવારી બોરી બોલી મેવા તો ઉપર જાય કી કોને તો સાલબર બે બોકરી થોડો થોડો થોડો થોડો ઉપર જાય और मेवारी बोरी जी हजार थान मेमोदी कपड़ेरा साल दुसाला कापड़ा હ- ઠટ્ટા કરે નરસીરા વ્યાઈ વક્તા વરછે બાપડા એડો લાગે કે ગામરા લોગ હસી કરે ઓ નારાયણિયો દેવર બેઠો હસી કરે ઠા એક નરસિંહજી રે કને દેવને લેવને કી નહીં હે પણ તોય ઈતો સામાન અણગિણતીરો માલ લીખ દિયો ઓર अस्सी हजार मोहरा लिख दो ने करोड़ रुपया रोकड़ी जीते डोकरी बोली दो भाटा ही लिख दो નારાયણજી બોલ્યો મા સાહેબ ભાટા ઠેઠ ઉઠું ક્યું મંગાવો ટ્રાન્સપોર્ટ રોય ખર્ચો લાગી અરે ભાટારી ક્યું આપ દે લો ભાટા તો આપણે ઘરે બારી ઘણી પડ્યા ડોકરી બોલી કે એ ભાટા રાત થારે કને હેટા મેં એ ભાટા નહીં મંગાયા તો કેડા ભાટા બોલે દો હોનેરા ભાટા દો હોનેરા ભાટા કરો કઈ દો ભાટારો બોલે હિયાળા મેં પગ રગડ લો દેખો ડોકરી નો શોખ દેખો થયો બુડાપો બુડાપો બચપનરો પુનરાગમને એડો કટી પડ્યો મારે બુડાપો બચપનરો પુનરાગમને કઈ કઈ બુડા દાદા દાદી વે કે કુલ્ફી ખાવાનો ઘણો મન વે પણ ઘરે કુલ્ફી ખાવે તો બેટા કે દેખો બુડા પર માઈને ડોકરાને દેખો બુડા પામ ડોકરીને દેખો જેને કઈ કરે થાન થાય કઈ જમત કે નહીં પાછો છોટા ટાબરને કે હાલ તને બગીચામાં ઘુમાન લઉં બગીચા માં ઘુમાવને લઈ જાય ઉને કઈ કુલ્ફી ખાઈ કે હા ખાઉં કુલ્ફી કોણ ટાબર ના દે કુલ્ફી ધીરાય પછી એક કવો ખવાય કોની ભાવે તું ખેલ મેં ઉપાડ દે બેટા કુલ્ફી ખાવે વટે બગીચે બુઢાપો બચપન રો પુનરાગમન હે ભાઈ બુઢાપા બચપન પાછો આ જાવ ડોકરી કે મેં હોનારી હિલાડી માથે પગ રગડું બોલો તો એક ઈ ગણો બોલે નહીં દો થઈ જાય એક માથે બેઠું દુજોડી માથે પગ રગડું મહારાજ ઠીક હે होनारी हिलाड़िया लिख दी और कागज लपेट प्रो ने कोकलिया जी महाराज ने दे दियो कि लो कोकलिया जी महाराज और कागज लो दो चार दिन मायरो जीते शांति माने रेवन दीजो आप वटी रही जो <laughs> नाथ कोकलिया जी महाराज ने कागज पकड़ा दियो और રસ્તામાં જાણ્યો ભાઈ નાની બાઈ હું ભેટ તો કરલું નાની બાઈ નહીં પૂછ લો નાની બાઈ થારે કી લિકાવણો હવે તો લિકા દે જરા નાની બાઈ બોલી લીકો મહારાજ મારી તરફ હું અરે નાની બાઈ બોલી થે તો લીખોઈ ઈતી પ્રાણી હસી ગણી હોશે લાલજી મારી તરફ કુછ લિખાવણો હે તો તો લિખાઓ કે મારે તો સસુરારે ઘરે આઈ જઈ મતી ક્યું બોલે ક્યોંકિ મારી સાસુજીને માયરા રીખ્યા મારી સાસુજીને તો માયરો ભાવે ભાઈ માયરો વે માયરો જુડે તો ઘણી ભાલી બાત હે છોકી બાત હે આઈ જાઓ નહીં તો ઉઠી રહી જો સુરત હું બરાત આવેલા દો ચાર દિન અટે મુકામ કરેલા માયરો ભરોલા તો થાણી તરફ ઊભી એક ટેમ રી રસોઈ વેલા એક ટેમ જીમણ થાને દેણો પડેલા નેક જોગરી જો भी રીતિ रिवाज है टाणो टूणो तो आपने काटनो ही पड़ेला મને ध्यान है आगे आप खूब बढ़िया बढ़िया काम करिया हो मने नहीं देनो उन्हें बत्तो बत्तो माल दिया हो પણ એને માયરારી બેલા में अगर आपने आवणो है तो भरपूर खर्ची लेना ही जो प्रभु कागज लिख दियो और કોકલિયાજી મહારાજને કહે દ્યો ઘર રો બિરામણ લિયો છે બુલાય કુંકુ પત્રી લે પાંડે જૂનાગઢ જાય એ મારા તો સગાન જોશી રામ રામ જો ઓર તેરા તો લગાય તા નરસી ઘર રહીજો જાઓ અમે વે કોકલિયાજી મહારાજ ઘણા ખાતા બેયા ખાતા બેયા ખાતા બેયા પણ एक दिन तो गांव रे बारे निकलन में ही पूरो वेग दूजे दिन तो चालियो जोशी कर कर मन में रोष પણ બાગા તાઈ પૂગ્યો જીણરો કિણને દીજે દેશ દૂજે દિન ભેર ઘણો ખાતો ગયો પણ બગીચા તક પૂગ્યો ને ભેર થાક ગયો ભગવાનને ચિંતા હોય ભગવાન કેવો રે એડો મારો ભાઈ યો ધીરે ધીરે બેવેલા જણે કદ પૂગેલા ભગવાન કેવો ભાઈ એણને તો મને જ પહોંચાવણો પડેલા માયરા મેં ઓર ભગવાન કૃપા કરી કઈ કર્યો અરે બૂડલો બી રામણ થાક્યો સૂતો ખૂટી તાળજી બુડિયા મહારાજ માતે કોકલિયાજી મહારાજ માતે એડી કૃપા કરી કે બુડિયા મહારાજ ને સીધા जूनागढ़ पहुंचा दिया अब जूनागढ़ में पहुंच और वे बूढ़िया महाराज मन में होचे रे मैं तो रात्र बवड़िया हेटे હું તો હો અટકટ પૂગ્યો પણ ડોકરીઓ મન में જાણ્યો કે નીંદ में ખાતો ગયો જણી પૂગ્યો ઓ ઠાકોર ની કે થાર બાપુજી અટ પુગા ગયા વિમાન में बैठा ડોકરો મન में હોય ભાવ કર્યો હવે ડોકરો ઉત્તર કોકલિયાજી મહારાજ ઉઠે ગામ વાળાને પૂછે ભાઈ ઠેઠ અંજાર નગરુ જુનાગઢ તો મેં પાળો પાળો બેવ તો બેવ તો આવી ગયો અબ કમુ કમ નરસિંહજીરો ઘર તો કોઈ મને બતાવો નરસિંહજીરો ઘર કટે બતાવો ભાઈ બતાવો કોઈ ભાઈ બંધવાને પૂછે ગામરા લોગ કે ભાઈ માણે પૂરે ગાંવ મેં નરસિંહજીરો ઘર બડો પ્રસિદ્ધ હે ક્યું बोले नरसिंह जी रे घरी ओण कही है आ, अरे आमा सामा दरवाजा पर तिलक मांड्या और सूरज सामी पौल मेहता नरसी की एकदम सूरज उगे पूर्वाभिमुख सूरज रे सामो साम नरसिंह जी पौल है और उन पौल रे माते बड़ा बड़ा तिलक मंडियोड़ा है मैं कई बार आप सब लोगों ने क्या करूं भाई ઘર સજાવા કે ઘર કોઈ નવો ફ્લેટ લેવે કોઈ બંગલો લેવે ઘર લેવે હેંગ બાતા હુજ જાવે ખુદરો નામ લીકણો ભી હુજ જાવે પણ કોઈ ને ઓ નહીં ઉપજે ભાઈ કે કમુ કમ એક ભગવાન રો નામ તો ઘરે બારે લીકા એક ભગવાન રે ચિહ્ન તો કોઈ ભગવાન રો ધર્મ રો ચિહ્ન તો ઘરે બારે મારે કુત્તે સે સાવધાન લીકણો યાદ આ જતો ઓ ભેર તો યાદ રહે જાય પણ મહારાજ કોઈ ભગવાન રો નામ લીકણો રાધે રાધે લીકણો જય શ્રી રામ લીકણો જય શ્રી કૃષ્ણ લીકણો ઓમ નમઃ શિવાય લીકણો ઓમ લીકણો સ્વસ્તિક માણનો કી ની હુજે મહારાજ કઈ કઈ ઘરા મે જાઉં ઘર બહોત બડે બડે ભક્તારા હે એડાડા ઘરે જો સબ ભગવાન રા બડા બડા ભક્ત બાજે પણ ઘર મે જોયો વો તો એક ભગવાન રી ફોટો નહીં લાગે આ કેડી ભક્તિ મહારાજ કે ઘર મેં ભગવાન કેવા કે જણ કે મહારાજ મેં તો ભગવાન ને મન મેં રાખા મેં ફોટો મેં વિશ્વાસ નહીં કરા મેં તો ભગવાન